30th July 2015 બપોરના ચાર વાગે ગેટલિનબર્ગમાં બસ ઠાકોરભાઈ કેવું સુંદર લખેલું છે દાદા દૂર છતાં પાસે લાગ્યા છે Huh? In the home beside us at 5 p.m. One hour here. આપણા નિશાબેન ડોક્ટર કપિલ બીજું કઈ He's going to come oh, there? Yeah. Okay. બીજું કઈ કોઈ રત્ના છે કપિલભાઈના દેહ વિલય પછી મને એમે એમનો અંતિમ સંદેશ કરીને થોડી લાઈનો લખી હતી આ એક લાઈન લખી ડોક્ટર કપિલના જે વિલય વખતે બોલું છું સગા શબ્દ બધાને સગા સંબંધી મિત્રો મારા કુટુંબ અને દાદા પરિવાર સગા સંબંધી મિત્રો મારા કુટુંબ અને દાદા પરિવાર લખી શકત ચિઠ્ઠી સંદેશો કહેત હું તમને વારંવાર લખી શકત ચિઠ્ઠી સંદેશો કહેત હું તમને વારંવાર હિસાબ મારો પૂરો થયો અહીં પ્રયાણ મારા લક્ષ્ય નિપાસ હિસાબ મારો પૂરો થયો અહીં પ્રયાણ મારા લક્ષ્યની પાસ સ્થૂળ ભલે હાજર ના હો પણ સૂક્ષ્મે સદાય તમારી સાથ સ્થૂળ ભલે હાજર ના હો પણ સૂક્ષ્મે સદાય તમારી સાથ યાદ ભલે આવે મારીને ખરી જાય અશ્રુ બેચાર યાદ ભલે આવે મારીને ખરી જાય અશ્રુ બેચાર અંત નથી આ યાત્રાનો ત્યાં શોક ન કરતા જરીએ લગાડ અંત નથી આ યાત્રાનો ત્યાં શોક ન કરતા જરીએ લગાર કામી રહ્યો છું સદાય મોક્ષનો નથી કર્યો કોઈ બીજો વિચાર કામી રહ્યો છું સદાય મોક્ષનો નથી કર્યો કોઈ બીજો વિચાર પહોંચી ગયો છું ક્ષેત્ર વિદેહે કરી લેજો સૌ દિલથી સ્વીકાર સુરેશભાઈ એમની પાસેથી લઈ લો હા નીચે કોન્ટેક્ટ સ્થાનો લખજો સુધીરભાઈ સાહેબને મોકલી આપજો હા અક્રમ વિજ્ઞાનમાં આવવા માટે અને ત્રણેવ અંકોમાં આવે અક્રમ વિજ્ઞાનમાં એ લઈ લેજો દાદાજી નાઇન્ટી એટમાં હા તો એ પદ કેસેટોમાં આવી ગયું છે પણ એ બી એક ગાવા જેવું પદ છે અને કપિલભાઈની ફ્યુનરલમાં દાદાજી આ બંને આપતા પુત્રો શિકાગોમાં હતા તે વખતે એ તરત જ પ્લાન ચેન્જ કરીને બે પ્લાન કરીને આઈ થિંક પ્રદીપભાઈ લઈ આવેલા અને એ લોકો સત્સાધકની બુકો લાવેલા એટલે પિંદરલ હોમમાં કેટલી બુકો હતી ખબર નહીં ત્રણસો ચારસો બુક પિંદરલ હોમમાં આપણે આપેલી છે સત્સાધનની અને બધી જતી રહી અને હજારો ઉપર લોકો આવેલા એમાં અને એમના જે પેશન્સની જે વાતો તમે ઇન્ટરનેટ પર જુઓ એમનો ફીડબેક આવ્યા હોય એ વાંચીને તમને ખ્યાલ આવે કે કપિલભાઈ કેટલા જાણીતા હતા એમની કોમ્યુનિટીમાં એમના પેશન્ટમાં ડૉક્ટર તરીકે જય સચિદાન પેલું પદ છે બહુ પર ગજે બહુ છે दौरी क्या रे तुट से ना जाने कोई आयुष दौरी क्या ચાલો પણ એકસો એકતાલીસ બંને ડબલ એકસો લાય ડબલ એક્સ લાગી ગયો ફોર ફોર્ટી ફાઈવ ફોર થર્ટી અહીંયા એનાઉન્સમેન્ટ બનાવો થર્ટી એનાઉન્સમેન્ટ બનાવો કે ત્યાં ટી શર્ટ લેવાઈ જાય ને પેલા હોલમાં આવે 啊，木有。 છે ઉભો આપણો સિનિયર લીડર અસીમ સંઘનો અને એને કોઈ કાનમાં શું મંત્ર ફૂક્યા બધા એને કે જે કોઈ હોલ આપણને આપે નહીં મળે પણ નહીં આ હોલ વાપરવા તે મંત્રો ફૂક્યા નથી મળ્યો ત્રણ જણના કાનમાં જુદા જુદા ત્રણ મંત્રો ફૂકી દીધા એને એવું કરી તું બોલ આ નિમિત્ત છે એનો બધા છે સાથે છે બધા પણ આ મૂળમાં એક જણના મૂળમાં નિમિત્ત હોવું જોઈએ હવે જ્યાં નેક્સ્ટ ગુરુ પૂર્ણિમા હોય ત્યાં એમને મદદ કરવા જશે <laughs> કવિરાજ છે બહુ સુંદર મોકલ્યો છે એમને બહુ સુંદર જય સચ્ચિદાનંદ તિરુપતિ બાલાજી ટેમ્પલ declared એઝ અ જૈન ટેમ્પલ બાય court decision. આ સંદેશો છે આજે ઇમ્પોસિબલ પોસિબલ possible જોકે કોર્ટ કેસ પણ અલ્ટિમેટલી ડિસિઝન આવી રીતે આવ્યું છે કોર્ટનું પછી આગળ તો જાય ચાલે છે અત્યારે તો આવ્યું છે જૈન્સ વન ધી કેસ નવીનાથ ભગવાન નવીનાથ ભગવાન દાદા ભગવાન વિધિમાં રામાનુજાચાર્ય અને શંકરાચાર્યનો નમસ્કાર કરાવતા હતા આમ કવિરાજ જણાવે છે કવિરાજના દાદાની ઘણી ઘણી વાતો એમની પાસે છે અને એમને આપણે સંક્ષેપો અને સંકેતોમાં પણ બહુ સુંદર કહી છે આપણને બહુ સારી રીતે એ પદોમાં બધી આવી જાય છે આપણને ખરું ને હું બધે તિરુપતિ બાલાજીનો કેસ હતો ભારતનું તો અમારા વસંતભાઈ સાહેબના ખાસ તિરુપતિ બાલાજી ઇટ ઇઝ ડિક્લેર્ડ એઝ જૈન ડિસિઝન ચાલતો હતો પણ આ ડિસિઝન આવ્યું એવું કે છે છે રવિરાજ લઈશું જ હમ સુરેશભાઈ આપણે લઈએ તમારો પ્રશ્ન અને ચંદ્રેશને કંઈ બહુ પૂછવા આજે કંઈ એકદમ પૂછવાનું થયું સુરેશભાઈ સાહેબ ચંદ્રેશને દાદાજી એટલો શરમાય છે ને તો મેં કીધું તું મને પ્રશ્ન લખીને આપ દાદાજીને પૂછું એટલો બધો શરમાય હા એટલે પછી મેં એનું નામ લખી દીધું નીચે એમ ને એને ધંધો કરવામાં શરમાતો નથી એમાં જરાય નહીં શું ચંદ્રેશ આ બાબત બાબતમાં શરમાવાનું હોય લે ચાલો કઈ વાંધો નહીં લઈએ ચંદ્રેશજી તો કઈ જાતનું છે કામ છે પણ પેલું અહીંયા એનાઉન્સ કરવાનું છે સાડા ચાર બધા કપડા પેલા ટી શર્ટ લઈને ત્યાં જાય પહેરીને ચંદ્રેશ ચાલો ચંદ્રેશભાઈ પૂછે છે ઉભા થવા બધાને દર્શન આપો તમારા દર્શન આપો કે દર્શન કરશો આપતા પુત્રોને પહેલા કરવા જોઈએ ને સ્વામીજીઓના હા લોકો આશીર્વાદ મળે દાદાજી ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરી દો જરૂર યુથ જે અહીંયા છે રામતીર્થ કે છે કે દાદાજી આપે પણ એક લેવાનું છે રામ તીર્થ વસંતભાઈ આપણે પણ લેવું પડશે કે એવું કે લેવાનું નથી પહેરવાનું છે પહેરવું આઈ એ તો તમારા પર પછી પણ પહેરશો તો મને ઘણો આનંદ થશે જરૂર પહેરીશું આ ટી શર્ટમાં એકચ્યુઅલી ચાર જાતના રંગ છે અને એમનું એમની જે થિયરી છે એની પાછળ કે પ્રકૃતિના અનેક જાતના ગુણ હોય છે સો ટી શર્ટના બી ચાર જુદા જુદા રંગ છે પણ વચ્ચે અમે કીપ ઇટ રિયલ રાખેલું છે કીપ ઇટ રિયલ બસ એટલે સાડા ચાર વાગે ત્યાં આવી રહ્યા છે બધા યુથ અત્યારે ઇટ્સ સાડા ચાર રાઈટ સાડા ચાર એટલે અત્યારે ફોર ટ્વેન્ટી ટુ વાગ્યા છે સો ઇન એટ મિનિટ્સ એટલે બધા યુથ બધા ત્યાં જાય હા અને પોતાનું પિકઅપ કરી લે અને પોતાનું પિકઅપ કરી લે પછી પાછા આવે અને પછી આપણે સત્સંગમાં તો સવા પાંચ સુધીમાં જઈશું હા પણ અમે ત્યારે બધા યુથને ત્યાં બેસાડીએ ને હા જરૂર જરૂર એટલે ત્યાં બહાર જ રહેજો બધા પછી દાદાજી આપણી સાથે ત્યાં જ આવે છે થેન્ક યુ આપણે ચંદ્રેશભાઈ તમે એમના કનુ દાદાજી દેહધારી પરમાત્મા લખો છો તે તો દાદા ભગવાન માટે જ હતું એકલા એટલે આ તો આપણો આ પ્રયોગ આપણે દાદા ભગવાન પૂરતો જ રાખવાનો આ કારણ વિશે કલકી આવતા ત્યારે એ પરમાત્મા સદેહ હોય છે એટલું રાખવું તો આપ પૂછો છો બેસી ઓપિનિયન ચાર્જમાં હોય તો જવાબ છે હા અને એ જ આપણને પોતાપણામાં જાય તો કે એમાં બે જાતના ઓપિનિયન હોય છે એક જામી ગયેલા ઓપિનિયન શું કહ્યું અનેક જામ્યા વગરના ઓપિનિયન જામવાના પોર્સેસમાં નથી આવ્યા બે જાતના જામી ગયેલા ઓપિનિયન એ ચાર્જમાં હોય અરે પેલા પોતાપણામાં જાય અને પેલા જામ્યા નથી એ બધા ઉડી જાય બધા એટલે એમાં મમતા વારા હોય બધા પેલા જામી ગયેલા બધા છે એટલે જામી ગયેલો ભાગ છે એ પણ ભાગ છે હવે એટલે આપણે આપણી તપની ઘરની અંદર જામે બરોબર નહીં યજ્ઞ જામે આપણો અંદર અંદર હા કે અને સમીધો બધી મુકાતી જતી જાય આપણને આપણી અંદર તો હવન કરવાનું કોઈને ગમે નહીં મરી જઈએ આપણે બધા કહે છે પણ આપણી સંવિધો જુદી હોય છે આપણી સંવિધો આજે જ્ઞેય દ્રશ્ય રૂપે હાથમાં ના આવતી હોય તો ગમે તે શોધી કરીને ગમે તે કંઈ નાખવાની એવું ને સાહેબ દ્રશ્ય જ્ઞેયની બે સમજાય છે ને એ આપણો યજ્ઞ છે જ્ઞાતા દ્રષ્ટા વાળાનો પરંતુ એમાં જ્ઞેય દ્રશ્યો આવે છે છતાંય એ સમિત તરીકે આવે છે એમાંથી આપણે બાજુ બાજુ મૂકી દઈએ છીએ બધા એ ના થવું જોઈએ એટલું જ કરવાનું પુરુષાર્થ આપણો પરાક્રમ પણ કહેવાય પરાક્રમ એટલે ત્યારે જે પોતાપણું બધું ખલાસ થાય પોતાપણું એટલે સારો આપણો ડિસ્ચાર્જ સારો કમ્પ્લીટ પ્રતિષ્ઠિત આત્મા છે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ બધે ફેલેલું છે પણ એ અંતઃકરણ લેવલે ફેલી ગયેલું છે અને અંતઃકરણ લેવલે ફેલી ગયું છે રૂપક સ્વરૂપે આ બધા પાંચ ઇન્દ્રિયોમાં આપણા અનુભવમાં બધા આવે સમજો ને બધું મૂળ આપણે અંતઃકરણમાં તપ સ્વરૂપે રહેવાનું મૂળમાં અંતર તપ પછી બીજું તો આપ પૂછો છો કારણ કારણ એ દાદા ભગવાનનું સ્વરૂપ એ સમજવું છે તમારે એ તો રામાયણ બહુ મોટી છે શું કરીશું કહો એ તો સુરજભાઈ બહુ પૂછપૂછ છે પણ ટૂંકમાં કહી દઉં તમને કે ફાઇલો અને ફાઇલોનો સંભાવે નિકાલ ફાઇલ અને ફાઇલોનો સંભાવે નિકાલ એ ત્યાગ નથી એ ત્યાગ નથી ત્યાગ તો આપણાથી થાય એવો હતો જ નહીં પરંતુ જે જીવંત જેમને પરિત્યાગ જીવન સ્વરૂપે વર્તતું તો એવા દાદા ભગવાન પરિત્યાગ કહીએ છીએ પરિત્યાગમાં ક્રિયા કરવા પણ ના હોય સહેજે સહેજે વર્ત્યા કરે એટલે દાદાએ કહ્યું વર્તના વર્તનાના ભાગમાં ત્યાગ છે કર્મના ભાગમાં નથી અને આ વિશ્વના વૈશ્વિક ધર્મોમાં એ તો પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે અને આજના વખતમાં તો આટલો ચીકણો લપસનો એવો કાર એમાં એના નામ પર તો ઘણું બધું થઈ શકે જાણી જોઈને કોઈ કરતું નથી આ કાળા જે ભૂંજ આખી બહુ લપસણી છે પુષ્કર આ જમાનાની કળિયુગની પૂતગલની ભૂમિ બહુ જ એટલે એની બહુ સંભાળી સંભાળી ચાલવું પડે અને એવું આપણી અંદર છે પછી આ જામેલું બધું પોતાપણામાં એટલે ત્યાં આગળ જાગૃતિ બહુ જોઈએ આપણને ત્યાં લપસી પડવાના સંજોગો આવતાની હાથે જ આપણે ચીપકેલા એવા રહેવું પડે એની ઉપર જરાક એમ ચૂપ થઈ ને ક્ષતિ થતાની હાથે જ પડ્યા દબાણ કરતા એવું થઈ જાય એટલે કારણ કારણ દાદા ભગવાને જે સમજાવ્યું તે વર્તનાના ભાગમાં ત્યાગ એટલે કે આપણને વર્તે ફાઇલ શબ્દ બોલતાની સાથે જ કે ફાઇલે આપણે નહીં એટલે એમાં ત્યાગ વર્ત્યો ગણાય ફાઇલ તે આપણે નહીં એટલે એમાં સહેજે અંદર વર્ત્યો ગણાય કોને એવું લાગે છે ફાઇલ એટલે આપણે પોતે લાગે કોઈને ફાઇલ એટલે ફાઇલ અને આપણે તો હું પોતે હું એટલે ને રિલેટિવ તરત જ આ ફાઇલ શબ્દથી જ આખું નોખું પડે ત્યાં આગળ ત્યાગ વર્તે પરંતુ આપણો બધો વ્યવહારના પોતાપણું રહ્યું ને એમાં આ ઇન્દ્રિયોના ઇન્દ્રિયોના ભાગમાં જે સ્થૂળ બધો ભાગ છે કોઈ પણ માણસને એની ક્ષતિ દેખાય દેખાઈ જાય પોઈન્ટ આઉટ થઈ શકાય એવી છે બધી એ તો હોય જ ના ઘટે એ લક્ષણ તો લગભગ મહાત્મા માત્ર ને ના હોવું ઘટે હમ એમાં એને સૂક્ષ્મ સ્તરનું કહ્યું મહાત્મા માટે કહ્યું પણ વૈશ્વિક ધર્મમાં બધા સાધુઓ સંતો બધા હોય આચાર્ય હોય કે યોગી હોય કે કોઈ પણ હોય યોગી શબ્દ તો ભગવાનની ભાષાનો જુદો છે અને લોક ભાષાનો જુદો છે બંને જુદા છે પણ એને બહુ આજે ગરબડ ગોટાળા ચાલે છે બા વગરના બહુ બહુ જૂનો શબ્દ છે યોગી તો યુઝ ટુ જોઈન એના પરથી આવ્યું છે સંસ્કૃત ધાતુ છે એ તો પરંતુ સ્થૂળ સ્થૂળ ત્યાગ એ ક્રિયામાં જાય કરવાપણામાં જાય સ્થૂળ સ્થૂળ ત્યાગ એમાં આખું જગત છે ભારત સિવાયનું બધું જગત આવ્યું સ્થૂળ સૂક્ષ્મ ત્યાગ અને સ્થૂળ કારણ ત્યાગમાં ભારત આખું આવી ગયું લૌકિક ધર્મના બધાની વાતો થાય છે સ્થૂળ સૂક્ષ્મ અને સ્થૂળ કારણ એટલે શરીરમાં બ્રહ્માની જે ખોજ છે આખી એના કારણે આ સાધુને ત્યાગ માર્ગ બધો દેખાય છે કે સંબંધો છોડીને બધા એ રીતનું એમનું બધું જાણી ગયું પછી મહાત્માનું પદ થાય છે સૂક્ષ્મમાં સામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મમાં પાંચ ઇન્દ્રિયોનો અનુભવ થાય છે બધામાં એ સ્થૂળ સૂક્ષ્મ છે કયું એ પાંચ ઇન્દ્રિયોથી અનુભવ છે એ સ્વાદ છે બધા જ્ઞાન જ્ઞાનેન્દ્રિયોના બધા જ અને સૂક્ષ્મ સાધુ છે ને જીભનો સ્વાદ કાન હાભરે આંખો નાક જ્ઞાનેન્દ્રિય બધી જ્ઞાનેન્દ્રિય એ સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મ થોડ સૂક્ષ્મ થોડ આમ તમને એનું કશું એ થાય નહીં પણ અંગો જરૂર આવે એ સૂક્ષ્મ તો કહેવાય કશું એનો ત્યાગ ભરતે વર્તાવે વર્તનારાઓ પ્રત્યે એકબીજાની ના કરે એ મહાત્મા મહાત્મા પદ કોઈને પણ એને આપણે સીધું પોઈન્ટ આઉટ ના કરીએ કે આમ ના હોવું ઘટે આમ તેમ આપણે શોભે આમ તેમ એવું બોલે નહીં પણ એક નિશાની સંજ્ઞા ગમે તે રીતે પણ એકબીજાનો એ થઈ શકે છે એમાં કંઈ કોઈની ભૂલ બધા એવું નથી હોતું પરંતુ એના બધા પ્રમાણો હોય છે કોઈને ઈગો હર્ટ ના થાય એવી રીતે હોવું ઘટે શું કહ્યું ના નહીં તો પછી મૌન બેસી રહેવું પડે બિલકુલ દરેકને પોતાનો વખત સમજે સમજાય છે તો ત્યાર પછી આવે છે સૂક્ષ્મ સૂક્ષ્મ ત્યાગ મહાત્માને વર્તે વર્તા વર્તના પ્રત્યેનો ઉદય એટલે માણેક કેમ રેકોર્ડ છે પછી એમાં આવે છે પાંચ ઇન્દ્રિયો પછી એ સ્ટેજ ઉપર આવીએ છીએ આપણે આ ફાઇલોના સંભાળ નિકાલની વાતો થાય છે બધી સમજાય છે અંતર તપમાં એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ ત્યાગ વર્તે વર્તવા વર્તના વર્તાવા વર્તી અનુબોધના મળે સમજાશે એ અત્યારે પણ બોલાતી વાણીમાં છે આપણો બીજા સાથેનો વ્યવહાર સમજી લેવાનો આના પરથી એ બધા કેટલા બધા સ્ટેપો છે બધા અંદર આ તો એક જ વાત પણ એની અંદર પછી બધા પગથિયા હોય છે સબ કેટલા બધા સબ અંશો હોય છે એક એક ડિગ્રીમાં કેટલા હોય એને એટલે મહાત્માઓ આજે ત્રણસો ને સમજો ને આપણે સુડતાલીસ ડિગ્રી પર છે આપણે એટલે કેટલી બાકી રહી તેર માંથી ચાર તો કાઢી નાખો નવ અને એમાંથી એક ઓછી કાઢો આઠ કર્મોની આઠ તો ડિગ્રીઓ કરીને આમાં આ બધો મહાત્મા મહાત્માનો ત્યાગનો વાતો આવે છે બધી નથી તો બહુ કે કે કરતા હતા માટે પણ અત્યારે તો બાંધે બારે કહી દઈએ છીએ બાકી આ તો બહુ લાંબુ ચાલે એવું છે હા સૂક્ષ્મ મહાત્માઓ માટે આવે છે સૂક્ષ્મ સ્થૂળ પાંચ ઇન્દ્રિય અનુભવો સૂક્ષ્મ સૂક્ષ્મ વાણી ટેપ રેકોર્ડ એમાંથી બોલાય છે ટેપ રેકોર્ડ આપણે હું બોલતો નથી એ સ્ટેજ પર આવી જ જવું ઘટે આવી જ જવું ઘટે ગમે તેવા ફોર્સ હોય બધા નીકળી જવા જોઈએ સહજ પર બધા તારે તે વખતે એટલી બોલા બોલવાના ભાગમાં એ મુક્ત થાય છુટ્ટી થાય એ વાણી અને પછી મુક્ત નીકળી શકે છે પણ છતાં એકદમ તો મુક્ત ના નીકળે પાર્શિયલી અંશે મુક્ત નીકળે પછી આગળ જવાનું સૂક્ષ્મ સૂક્ષ્મમાં ત્યાં આગળ અહીં આગળ આપણને અંતરવાચા રિલેટિવ અંતરવાચા અને આપણી રિયલ ભાષા રિયલ વાચા એ બેનું આખું યુદ્ધ ચાલે છે એનું યુદ્ધ ચાલે હા નોન પૂતગલ યુદ્ધ ચાલે છે પરમાણુઓ જોડે આપણી ચેતન ભાષા ચાલે ચાલે છે બેને ત્યાં આગળ ખરું આવ્યું બધું સૂક્ષ્મ સૂક્ષ્મ આત્માઓને ફાયદોનો સંભાવ નિકાલમાં બધામાં આવે તો પણ તે વખતે અંદર આપણે પોતાની રીતે જ હોઈએ છીએ કે આ ચંદ્ર છે ને આ ચંદ્ર જે મથવું પડે છે તો એને જ આપણે પછી કારણમાં પ્રવેશ થાય છે આ બધું ઓરંગ્યા પછી એટલે ફાયદોના સંભાવ કાળમાં સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ કારણ ધણીમાં ભરતે વર્તાવા અને વર્તના પ્રત્યે અનુબોધાય પછી કારણમાં પ્રવેશ થાય છે મહાત્માનો એ પૂરું પરાક્રમો છે બધા પછી પ્રવેશ થવાના પરાક્રમ ભાવ છે આખો તેમાં કારણ સ્થૂલ આવે કારણ સ્થૂલ પણ આ બધું અંતઃકરણ લેવલે ગયું આવે અંતર ભાષાનું સમન થયા પછી એમ એમ નથી પહોંચી વળાતું એને મન ઉપર ત્યારે જ પહોંચાય મન ઉપર એકદમ ના જવાય ભાષાબેન બેઠી છે બસમાં બરોબર ખરેખરી બેઠી છે મનને વિધવા બનાવવું પડે વિડો વિડો બનાવવો પડે એને વિડો એને વિડોશીપ અપાવવી પડે આપણે આપણા જ મનને વિડોશીપ અપાવવી પડે સાહેબ કેવું વિચારતો છે તો ભગવાનની ભાષા છે વ્યવહાર વસ્તુ જુદી છે આખો ત્યારે જવાય છે અને મન જવાય છે એટલે પછી અંતકરણ આવ્યું આખું અંતકરણ અને તે આખો પ્રતિષ્ઠિત આત્માનો પોતાપણાનો જે ફેલેલો બધો ભાગ છે ત્યાં પછી ધીમે ધીમે આવે એ તો જ્યાં જ્યાં બધા કેટલા બધા આખા શરીરમાં થ્રોઆઉટ છે એ બધું પકડાતો જાય અંતકરણ જે ચલાવી રહ્યું છે બહારના શરીરને હમ એવું છે એટલે કારણ સ્થૂળ ત્યારે સમજાય આમ તો મન જ્ઞેય થઈ ગયું દ્રશ્ય થઈ ગયું એ તો આપણે જાણીએ જ છીએ જીતેન્દ્રિય જીનપણા તરીકે પરંતુ અજીત મોહ પણ આમાં ક્યારે ચારિત્ર મોહ જીતાય ક્યારે ચારિત્ર મોહ સમજાયું એ આખો આમ તો શાસ્ત્રમાં બહુ ટૂંકામ લખાઈ ગયું છે બધું આ પણ એનો વિસ્તાર મોટો છે બધો એ આપણો અંદર અનુભવથી જ આવે બીજો ના આવે શાસ્ત્રોમાં હોય નહીં પુસ્તકોમાં ના આવી શકે દરેકનો અનુભવનો વિષય એમાં બધાને પછી અનુભવથી બધાને એક સ્વાદ આવે ખ્યાલ એટલે કારણ સ્થૂલ પછી મેં અંતકરમાં પેસી અને પછી મન ઉપર આવે પછી એ બુદ્ધિ બેનાઈ સમજો એમાં પેલું સૂક્ષ્મમાં સૂક્ષ્મના ભાગ ગયા પછી આ સૂક્ષ્મતરમાં પેસી અને એ તો પેસાયું નથી અંતકરણ લેવલે બેઠા એટલે સૂક્ષ્મ પણ આપણે વાતોમાં બધું આવે છે આપણે જાણીએ છીએ બાધા ભરે બધું જાણીએ છીએ બાધા ભરે પરંતુ પરમાણુ પરમાણુ ઓળખીને પ્રમાણે થવા પડશે આપણા પોતાના એમાં બીજાનું કોઈ છે જ નહીં અંદર પણ લંગરો લાગેલા છે બધા અંદર બહુ લંગરો લાગેલા નહીં બધા ધીમે ખોલ સમજાયું ને એટલે એ જ લડાયા હતા પેલા લંગરોથી શૈલેષભાઈ કે અમે બહુ લડાયા એ મોટો પથરો બાંધે મારો પાક પર દોરો લાઈ લંગર લડાઈએ કે આ બધી રમતો ચાલે અંતરજીશભાઈ અંતકરણ લેવલે ચાલે કારણ સ્થૂળ પણ ચાલે કારણ સૂક્ષ્મ અને કારણ કારણ ભાગ છે એ તો છેલ્લો છે એટલે સ્થૂળ ને સૂક્ષ્મ બંને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ માં જાય છે સાહેબ આપતા સાહેબ આપણે પુત્રો સ્થૂળ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ માં જાય પછી સૂક્ષ્મના ભાગમાં સૂક્ષ્મમાં આવે બધું ત્રણ આટલા મહાત્માના પ્રકાર અને પેલો નો પ્રકાર બધો આ લૌકિક બધો છે લૌકિક એને કુતપ કે છે કુતપ બહાર તપ બધા ગમે તેમ એને વેઠ્યું ને મળશે પણ બિચારાનું ક્યાં સુનતા ન થઈ શકે સમજે અને આ બધા આપણા અંતરના પંડિત તપો કેવા પંડિત તપો હા ડાયા પુરુષોના ડાયા તપો અને પેલા કઈ ગાળા તો નથી પણ એમને બાળ તપ કહીએ કુતપ કે છે કુ તપ કુ વિશ્વ છે અને મોક્ષનું બારું બહુ ઝીણું છે બહુ ઝીણું પરમાણુ પરમાણુ ચોખ્ખું થાય પછી જ દરવાજા બેહી ગયા બધા આજે આપણું ગમે તેવું અપમાન થાય તો દિલથી માફ આપે બધા માફમાં એકબીજા જોજો અપાઈ જશે સમજ્યું એટલે મોબાઈલ આપણે આપણે દરવાજા બેહી ગયા છીએ પણ દરવાજા બેઠા પછી પણ ક્ષમાનો ગુણ ખીલવો જોઈએ ને આપણામાં કે આપણે આપવી ના પડે ક્ષમા એ આપણો સ્વભાવ ઉપર થઈ પડે સ્વભાવ થઈ પડે એટલે એને પણ શુદ્ધાત્માનો મૂળ ગુણ તો જ નહીં પણ એમ કે આ વ્યવહાર શનિ છે ત્યાં ઉદય સાથેમાં એનો ગુણ કહેવાય છે જે દસ ધર્મો છે ઉત્તમ રિયલ પક્ષના એમાં આનો પ્રમુખ છે ઉત્તમ ક્ષમા અને જે ચાર ભાવના કઈ છે મોટી એમાં ઉત્તમ મૈત્રી પહેલી ભાવના છે સમજાય ને પ્રમોદ સંવેગના બધું ભાવના ચાર ભાવનાઓ પણ એ બધું ક્રિયા છે એટલે આપણે બધું સમજવાની કોઈ જરૂર નહીં નહીં તો બધું કંઈક આડી અવડી ગલીએ બેસી જઈએ બહુ વસમું છે પ્રજ્ઞેશજી આ અહંકારની રમત ઓહો ભગવાન ત્યાં ભગવાન ત્યાં ફસાઈ ગયા તો પછી કોનું ગજું છે આ શરીરમાં આ પરમાણુ ચાર્જ થયેલા ડિસ્ચાર્જ થઈ રહેલા છે સમજો કે નહીં તને સારું આ તો આવું સરસ આવડે તો બોલ નથી એના પ્રશ્નો ઘણા હોય છે એમ હા પણ અમને સમજાવતા ના આવડે ચાલો હવે સુરેશભાઈ પૂછે છે આપણા આપ ઘણી વાર આશીર્વાદ આપો છો ત્યારે શુદ્ધ અહંકારથી આસમાન લખવા છો એ અમારે આપવા નથી પડતા એક આ સ્વભાવ થઈ પડેલો સહેજા સહેજ એ તો અમારે ચંદ્રકાંતભાઈ એ ચાલતું આ રસિકભાઈ બધા મહાત્માઓને ઘણા જ હોય મારે પત્ર વ્યવહાર થાય આ થાય તે હે બધામાં રસિકભાઈના છે પેલા બહુ જૂનામાં હતા સમજાયું ચાલ્યા કરે એટલે શુક્લ અંક તને કહ્યું તો મહાત્મા દરેકને છે જ પ્રાપ્ત જ છે બધા એને શુક્લ અંતઃકરણ એટલે શુદ્ધ ઉપયોગને પામેલા મહાત્મા શું કહ્યું શુદ્ધ ઉપયોગને પામેલા મહાત્મા શુક્લ ધ્યાન કેવું કે ઉત્તમ ધર્મ ધ્યાન સાથેનું શું કહ્યું એમાં સૂક્ષ્મ કારણનો ભાગ પણ કારણ કારણ દાદાનું છેલ્લું સ્વરૂપ છે આ કાળમાં એટલું છે છેલ્લા છે કારણ કારણ ત્યાં કરતા દાદા ભગવાન ઉભા છે એ ત્રણસો છપ્પન ડિગ્રીઓ સમજાયું કે ને હમ તેમાં આઠ જ વાત કરવાની છે એટલી ડિગ્રીઓ રાખે એક એક ડિગ્રી કરવાની કે એક ડિગ્રીમાં ચડતા ચડતા બીજી હજારો અંદર આવી જાય પગથથી ઊંઘતા પહેલા તમે હા આખી તમને ગભરાવા નથી કહેતા અમે પણ બધે બધે પાંચ આજ્ઞા માપી દીધું બધું આપણે પાંચ આજ્ઞા જે હોય તે જાઓ અહીંથી એમ એમ લઈ લેવાનું આપણે તો એની મેં મોકલતું જશે નિર્ણય નિશ્ચિત ત્યાં હોવો કરશે ચંદ્રે સ્થળ જે થવું હોય થાય હું ના જાણું ભાઈ હા પણ મારે આજ્ઞા ધર્મ આજ્ઞા ધર્મથી જીવવાનું છે જે આવી પડે તે જે આવી પડે તે ગમે તેટલા મને તપ કરાવે ગમે તેટલો મને તપાવે પાર વગરના અંદરથી લાય ભરે બળકા થઈ જાય એવું થાય તો પણ નહીં હું છું પણ એ તો કેવા છે શીતળતા પ્રદાન કરનારા છે કેવા અને કોઈ સાંભળ્યું નથી કે તપ શીતળતા પ્રદાન કરે એ તો આંખોમાં ધૂળીઓ પહેરે આંખોને ચોર ચોરાવે બધું મનેશ કહે છે ઓમ બોલ દિવસ બધું કહે છે શું બોલે છે ગુણ બોલતો ખરો ઓમ ગૌર ગૌર ભુવસ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત બરોબર એટલે અમારા શૈલેષભાઈ ને બહુ કરાવ્યું હતું પપ્પાએ જે પુષ્કર હે મોટેરા મોટેરા તો સુરેશભાઈ દાદાજી આપણી આ સ્થિતિને તેનું વર્ણન શું કરવાનું આવે એ તો બધું અમારો દોરાયેલું અંતકરણ ક્યારે સ્થિર થાય એવું બોલવાની કોઈ જરૂર નથી અમારું અંતકરણ સ્થિર થાય બસ અને આ બરફ છે ને તે બરફ અમારી આગળ એનું ચાલે નહીં અમને ઠારી શકે નહીં પણ એ આગળ એને ઓગળવું જ પડે દેવતા નડે તો શું થાય બરફ ને દાજે બરફ દાજે દેવતા એક તપ છે આપણું પછી આપ આગળ પહોંચો કે ચિત્ત શુદ્ધિ ને વ્યવહાર શુદ્ધિનો દેહ સંબંધ જેવું પૂછો છો બંને સમાંતરે છે એક બાજુ વ્યવહાર શુદ્ધિ થઈ તેટલી જ અહીંયા આગળ આપણી ચિત્ત શુદ્ધિ થઈ એટલે કે શુદ્ધાત્માની શુદ્ધ દ્રષ્ટિ દર્શન શુદ્ધિ થયું દર્શનનું શુદ્ધિકરણ થયું વ્યવહારનું શુદ્ધિકરણ અને દર્શનનું શુદ્ધિકરણ બે સાથે રહ્યા કરે છે અને આ જ માર્ગ આ જ રીતે છે કેવા જ્ઞાન સુધી ચાલી રહ્યું છે આ શરૂઆત છે એના પ્રોસેસમાં જ છીએ આપણે બધા પરંતુ આ દેહમાં થાય એવું નથી એટલે જે જ્યારે હિસાબે હોય એ પ્રમાણે એક અવતાર કે બે અવતાર ઉત્કૃષ્ટ એક અવતાર સમજો કે સમજો મહાવીર ક્ષેત્ર જાય તો ત્યાંથી ભગવાનના દર્શન કરે તો કલાકમાં જ બધું ફાળા સફ થઈ જાય કલાકમાં જ દર્શન કરે જ આ તો દાદાના વચનો છે અને એમાં મિનમેક તો હોય જ નહીં ને મિનમેક ના હોય એ વચનોમાં એટલા બધા ઊંડાણ હોય છે ગંભીરતા હોય છે તે આપણે નોન સિરિયસલી ગંભીર્યથી એને સમજવાના શું એવી નહીં શું બોલો છો દાદાજી એ તો તમે જ સમજાવો આપણો આપણું આજ્ઞાધર્મનું બર્ડન તો બર્ડનલેસ બર્ડન છે સાહેબ લોકોને લાગે છે આમ નામ આમ બોલ્યા કે ના ના બર્ડન ઉડતો બર્ડન કાઢી નાખ્યો એવું છે તો કાંતિ આનંદજી કહેતા હતા ગોપાલ એવું છે સર બર્ડનલેસ છે <laughs> છે વ્યવહારની આજ્ઞા છતાં પણ દાદાજી આપના કીધા પછી એ બર્ડનલેસ થયું ખરેખર સમજણ આયા પછી એ અમારા રાજેશ શાહ આપણા વડીલ અરુણભાઈ ના ભાણાભાઈ પુષ્પાબેન અરુણભાઈ આવ્યા નથી એના ભાણાભાઈ રાજેશ શાહ ને શાહ છે ત્યાં કેલિફોર્નિયા તે લગભગ ઘણા વર્ષો પર વાત થઈ એમને શ્રીમદનું બહુ જ પુષ્કળ તો ઘણા વર્ષે વાત થઈ તારે બહુ એને જ રહ્યા કરે વિચારે બહુ ને બધું પછી રાજેશ unless you are an impartial thinker. This શ્રીમદજીના વચનો કઈ એવા નથી કે તરત જલ્દી પકડાય બધું સીધા સાધા સરસ છે બધા વાંચે છે ગમે છે બહુ બધાને દિલમાં લાગે છે બધું જ છે પણ એમ પકડાયેલા નથી જ્ઞાની પુરુષના વચનો બહુ સીધા સરળ છે પણ એની હાથે એટલા સીધા સરળ આપણે હોવું આપણી સ્થિતિ હોવી જોઈએ એટલે ઇમ્પાર્શિયાલિટી થિંકિંગ પ્રોસેસમાં ના હોય ત્યાં સુધી આગળ કેમ તેવી પ્રોગ્રેસ કરી શકે તો હરીશભાઈ કહે છે ઇમ્પાર્શિયલ કેમનું રહેવાય એટલે એટલે વાંધો એવું કેમ કહો છો સાહેબ બોલો ને હે તમે ઇમ્પાર્શિયલ થિંકર છો જ ને હરીશભાઈ સાહેબ હજુ તો સ્ટેજ પર આવશે તાર કહેશો નહીં આજે સ્ટેજ છે કે નહીં આજે શનિવાર કાલે આ વખત નો નથી શો શનિવાર આજે કયો વાર ગુરુવાર બસ આ છે આપણે પૂછીએ તો ખબર પડી જાય ને પછી આપણે અંદર રાખવાની જરૂર છે કે આજે ગુરુ એટલે ચિત્ત શુદ્ધિ વ્યવહાર સુધી નો અવશેષ હવે આપણા હરીશભાઈ દલાસવાળા ક્યાં ગયા આ તો ચોક્કસ હા તમારા થોડા પેલા અનુભવ સૂત્રો રહ્યા એક બે નહીં આપણે અત્યારે લેવાનું કર્યું હતું ને તો એમાં શ્રેણી સત્તરમાંનું એક રહ્યું છે બાકી ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી થ્રી નંબર એ લઈએ બે તો થઈ ગયા ટુ સિક્સટીન ટુ સિક્સટી વન હવે ટુ સિક્સટી થ્રી લઈએ છીએ લઈએ કે હમ બોલો મહાત્મા હા ચાલો તારે તો એમાં એવું વાત છે કે આપણે પોતાના હિતની વાત દાદાજી આજે બીજું સૂત્ર છે એમાં અનિશ્ચયની કચાસની વાત થઈ છે ને જે હા નિશ્ચય પાકો કરવા શક્તિ માટેની પ્રાર્થના અત્યંત જરૂરી છે પ્રાર્થના એટલે નિશ્ચય પ્રાર્થના કરી એવું નથી દિલ જ આપણું એવું થઈ જાય નિશ્ચય પાકો કરવા એટલે આજ્ઞામાં આપણો જ વ્યવહાર આપણને આજ્ઞા ધર્મમાં આપણે નિશ્ચય ને અડગ પડે નથી રહેવા દેતો સમજાયું ને તે આપણે ત્યાં નિર્ણય શક્તિની જરા કચાશ છે તે પાકી કરી દેવાની પણ એ શક્તિ ખૂટે છે આપણામાં તો એ પાકી તો કરવી જ પડશે કે નહીં નિર્ણય શક્તિની તો નિશ્ચય પાકો થાય પણ એના માટે શક્તિ જો છે નથી જોઈએ છે આપણને તો શક્તિના જ્યાં હોય ત્યાં પણ પ્રાર્થના તો માગવી જ પડે તમને શક્તિ જ્યાં હશે ત્યાંથી આવશે નહીં મેં તમને શક્તિની પ્રાર્થના આજે આપો ને શક્તિની પ્રાર્થના તો નિશ્ચય નિયમો છે ને બધી બધી છે ને એ જ છે બીજું કશું નથી કે મેં શબ્દો ગોઠવેલા નથી પણ અમારે અમારી રીતે ચાલ્યા કરે એટલે બધું બરાબર એટલે બસો ત્રેસઠમું સૂત્ર લઈએ હરીશભાઈ આપણે આપણી પોતાની હિતની વાત એવું ને હરીશભાઈ બોલો ને એ નહીં અમારા બીજા હરીશભાઈ પેલા રહ્યા નામ શું કામ ડબલ રાખ્યું અચ્છા ચાલો આપણે આપણી પોતાના હિતની વાત પોતાના સ્વાર્થની વાત હોય તે કોઈ દિવસ પણ ના લાગીએ કોઈ દિવસ નહીં એ લાવીએ એટલે આપણું હિત અને સ્વાર્થ હણાય અને લોકો પોતાનો હિતાહિતનો માર્ગ ચૂકી જાય આ લોકોને સમજાતું નથી આપણી અંદર આપણે એ કે આપણી અંદરની ભૂલો ધીમે ધીમે ધીમે નીકળતી જતી જાય દેખાતી જાય નીકળાય બધા પ્રોસેસ થયેલી વિધિઓથી એમાં હિતાહિતનું આ અક્રમ વિજ્ઞાનમાં દ્રષ્ટિ પામ્યા પછી આપણો વ્યવહાર બધો એ વ્યવહારમાં દરેક ગમે તે હોય બહુ સુંદર હોય દરેકને ફાવતું ના ફાવતું બધું તો રહ્યા જ કરવાનું બધે છે તેમાં હિતાહિતનું તો દરેકે પોતે વ્યક્તિગત રીતે દરેકે પોતાના લક્ષ્ય રહેવું જ જોઈએ ને ઘરમાં બે સંબંધો છે નજીકના સંબંધો છે સાથે સાથે રહે છે છતાં દરેકે પોતે પોતાના હિતાહિતના માટે રહેવું જ પડે દરેકે પોતે અને અહીંયા આગળ જ આજે આજે વ્યવહારની સુમેળતા બધી આવે બહુ સુંદર આવે સુમેળતા અને બંને એકબીજાને બહુ સારી રીતે પોતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે બંને એકબીજાને સારી રીતે સમજી શકે ઓળખી શકે નહીં તો નહીં ઓળખી શકે સમજાયું ને એટલે અહિતાહિતનો માર્ગ થયો એટલે આપણે આપણી હિતની વાત પોતાના સ્વાર્થની વાત હોય કોઈ દિવસ મોડા પર ના લાવીએ કોઈ દિવસ નહીં એ લાવીએ એટલે આપણું હિત અને સ્વાર્થ હણાય એટલે બોલવું એ સિંગલ ગુનો થઈ જાય શું થાય બોલતા કેમ નથી બોલો ને એમાં ગુનો નહીં થાય એ ગુનો નહીં થાય હા લાવીએ એટલે આપણું હિત અને સ્વાર્થ હણાય અને લોકો પોતાના હિતાહિતનો માર્ગ ચૂકી જાય આપણે નિમિત્ત બની જઈએ એમાં આપણે સાથે સાથે જઈએ એમાં સામો એના એનો હિતાહિતનો માર્ગ એ થઈ જાય એમાં આ બહુ સૂક્ષ્મ જાગૃતિ માગે છે એટલા માટે મહાત્મા એ મહાત્મા સાથેના વ્યવહારમાં બધા એકબીજા સાથે કેવી રીતે રહેવું બહુ ઝેર જાગૃતિ માગે છે ઉલ્લાસ તો આવી જાય આપણે હરખાઈએ છીએ બધું થાય તો વાત સાચી પરંતુ આ રીતે એ રીતે આ સૂત્ર છે હરીશ આપને શું બરોબર છે પૂછવું છે આમાં કંઈ થોડું હિત ને સ્વાર્થ ની વાત પર થોડું વિશેષ છે સ્વાર્થ એટલે સ્વર્થ સ્વાર્થ એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટ સેલ્ફિશનેસ નહીં શું સેલ્ફિશનેસ બધું નીકળી જાય વાયર જુડી સાફ કરીને એટલે પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ પાછો કરી લે એટલે આપણે વ્યવહારથી આજ્ઞા પ્રમાણે એવી રીતે રહેવાનું કે સેલ્ફ ઇન્ટરેસ્ટેડ જ રહ્યા કરવાનું મને મારા સેલ્ફ સિવાય કોઈ ઇન્ટરેસ્ટ નથી અને આ વાત તો બધા સમજે ને એમાં તો જવા દો આ તો સ્વાર્થી જ કે છે કારણ આપણે અંદર સમજીએ ને કે સારું વિશેષણ મળ્યું અને આખું શિરપા પર સારું મળ્યું આપણે આ જ જોયું છે <laughs> હે એ અંદરની વાત થઈ હમ બહાર પેલાને આનંદ આવે આપણને ફાયદો થાય શું ખોટું થયું ધંધો ખોટો થયો કરીશ હા તો આ જગત છૂટવા દેવું નથી કોઈ બહુ વાહનું છે બધું આ થઈ ગયું હવે તમારે શ્રેણી નંબર વીસનું એક સૂત્ર રહ્યું તે લઈ લઈએ નાઇન્ટી થ્રી નંબર છે જે દિવસે આપણને જેને જે નિમિત્તે બોલો જ્યારે પણ દાદાજી ની કોઈ કાંઈ માણી દાદાજીની કોઈ કાંઈ વાણી નૈમિતિક વાણી હોય નૈમિતિક વાણી હોય તે વાણીને અનુસાર તે વાણીને આપણે એક્ઝેક્ટ ફિટ થઈ ગયેલા ઈશું આપણે એક્ઝેક્ટ ફિટ થઈ ગયેલા હોઈશું તે વખતે કૃપાનો હવાદ બરોબર આવશે આપણે કૃપાની બહુ વાત થઈ ને કૃપાની કૃપાની વાત થઈ ને હરેક દાદા કંઈ સ્પેસિફિકલી કંઈ કંઈ કોઈને ગજવા નતા નીકળતા સહેજા સહેજ નીકળી જતું હતું એમને અને કહે છે કે અમારાની કડક વચન તો કોઈને માટે નહીં નીકળે પણ જો નીકળ્યા તો એનું ધનભાગ થઈ ગયું એનું પુણ્ય એટલું કેટલું મોટું પુણ્ય જાગ્યો તો જ નીકળે તો નીકળે જ નહીં નીકળે જ નહીં હમ હવે રસિકભાઈ ક્યાં ગયા રસિકભાઈ હા તો આમાં શું છે રસિકભાઈ હા તે પેલા જસવરલાલ શાહ હતા ને ભૂપેન્દ્રભાઈ જોડે મણિપુરમાં એટલે હવાના પોરમાં વાતો થતી હતી અને એ બધા બહુ ચોખ્ખા માણસ હતા પણ એને બિચારે પેલો આમ આમ ચાલે પેલો આમથી ધક્કો મારે પેલો આમ મારે બસમાં ચડવા જાય તો સીધો કરે તો કોઈ ચડવા ના દે એ પેલા લહેરીપુરા અને એની બેની વચ્ચે ગલી મંદર રહેતા હતા આવું ત્યાં તો બહુ થાય તે આમાં બહુ થયા કરે <laughs> સીધો સાધો કહે કરે દાદાને એક વાત કરીએ ને કે દાદા લોકો કેવા થઈ ગયા છે આવું બધું કે છે દાદા એમની હમ જોયું ત્યાં ભૂપેન્દ્રભાઈ કહ્યું અમને આ બહુ બચારા અમને બહુ ચોખ્ખા માણસ છે સીધા છે તો દાદા અમને કંઈક કોને દાદા એમના નજર હોવું જોઈએ અંતર બુઆ તું તારા સર્વ દુઃખોનું મૂલ્યું છું આટલા શબ્દો વેળા નીકળ્યા આ તો નિમિત્ત બન્યા પહેલા ભૂપેન્દ્ર થયું ને વાત નીકળી હતી આપણે બધા ભલે સૂત્ર થઈ પડ્યું સરી મેડમ એમના પેલા સ્ટેજ ઉપર નીચે લખી નાખ્યું નહીં હું આ તું તારા સર્વ દુઃખોનું મૂળ્યું છું શું કહે ના ભૂવા તો ભૂલી ગયા એ કરો શબ્દ ભૂલી જાઓ તમે એટલે કોઈને કડક બહુ ઓછા નીકળ્યા નીકળ્યા છે સર્વ સર્વ તો બહુ ધમધુકા ચાલતી વાળી આ નટુ કાકા તો ના હોય ત્યાંથી ઉકો પછી ઠાંસી ભરીને પછી કળાવતા હતા અને દાદા કે દાદા તમારે પછી જે નીકળે છે ને તો કવિરાજ એ કે છે કે ધુમાડાની નીકળી સરવાણી હે અને બધા પાપો પાડે પાછા એટલે દાદાથી યુગલ યુગ નૈમિતિક પડે ક્યારેક ગમે ત્યાં સત્સંગમાં બેઠા હોય ત્યારે એ કંઈ પોઈન્ટ આઉટ કરી કોઈને ના કે પરંતુ વાળી વાતો નીકળી જ ગયેલી છે ચોક્કસ એટલે જેને ઝીલાઈ ગઈ ને તારે સ્વાદ આવ્યો ઝીલાઈ તો બની શકે છે પણ ઘણી વખત આપણને વાર લાગે છે પછી ઝીલાય છે એ બને ગમે ત્યારે ઝીલાય તો આજે દાદા નથી તું હજુ ઝીલી શકે છે બધા પસંદ થાય કે ના થાય હા અનુબેન થાય કે નહીં બધું ઘણું બધું એટલે એ રીતે છે દાદાનું મૂળ નિમિત્ત એમનાથી નૈમિતિક પડે જે જે પ્રકૃતિ માટે જે જે કંઈ સંજ્ઞા સૂચક નીકળી ગયું હશે ઉક્તિ સરસ્વતીની સાક્ષાત એ જો જલાઈ ગઈ અંદર તારી કૃપાનો સ્વાદ આવ્યો ખરું મજા હરીશભાઈ તમને અનુભવ છે ખરું નહીં તમે વર્ણન કર્યું હતું ને દરેકને કંઈ હોય છે જ હમ રસિકભાઈ સાહેબે કાલે ના કહ્યું એમના મિત્ર પ્રકૃતિ વાતે કરી હતી ને પ્રકૃતિ માટે વાત કરી હતી કે દાદા એ તો હજુ છે જ આવવાનું આપને કેવી પ્રકૃતિ છે કોણ તમને કહ્યું એવું કહ્યું ને રસિકભાઈ તમારી કેવી છે પ્રકૃતિ સામૂહિક પ્રશ્ન સીધો એકદમ સ્પોન્ટેનિયસ આવી ગયો ખરું કે નહીં એ વાત ચાલતી હતી તારે એમાંથી આ એકદમ એ પણ થયું આપ સમજાય ને તરત જ જણાઈ ગયું તરત જ પોતા પણ લાગી ગયેલું બધું આવું બધા જેવું બધું ઘણું બને છે તો હરીશ બધું પતી ગયું તમારું આજનો સત્સંગ પત્યો હવે મારે પેલું જૂથનું પહેરવાનું પાડ્યું પણ એમને લીધે પોતાની દેખાતી ના હોય અને જ્ઞાન ખીલી ગયું હોય અને લોકોની ભૂલો વધારે દેખાતી હોય હવે એની અંદર એકવાર મને મનમાં એમ વિચાર આવ્યો કે મને મારી ભૂલો દેખાતી નથી ને જ્ઞાન વધી ગયું છે તો મેં ઘરવાળાને કીધું જ્યોતિબેનને કે જ્યોતિબેન તમને આવું થાય છે તો જ્યોતિબેન કે હા મને પણ એવું થાય છે તારી ભૂલ મને વધારે દેખાય છે અને મને લાગ્યું કે ભાઈ મારી મને એમની ભૂલ વધારે દેખાય છે તો પછી મેં કીધું કે આપણે ભાગીદારી ના કરી શકીએ તમે મારી ભૂલ જુઓ હું તમારી ભૂલ જુઓ અને આપણે બરાબર નોટ રાખીએ તમારે સવારથી સાંજ સુધી મારી ભૂલો જોવાની ને મારે તમારી ભૂલો જોવાની તો પછી મેં નોટ રાખીને એમણે પણ નોટ રાખી અઠવાડિયા પછી મેં એમને કીધું કે તમારે બીજી નોટ જોઈએ છે તો એમણે કીધું કે ના હજુ મારું એક પાનું પણ ભરાયું નથી તો મેં તો મારે કેમ બે નોટ ભરી ગઈ જ્યોતિબેનને ભૂલ દેખાય ને અને મને ભૂલ વધારે દેખાય એટલે પછી મને મનમાં એમ થયું કે એમનું જ્ઞાન જરા ઓછું છે અને મારું જ્ઞાન વધારે છે કે મારે બે ચોપડીઓ ભરી ગઈ પાર્ટનરશિપની વાત કરું છું દાદા એવું કંઈક થઈ શકે ખરું કે બે જણાની પાર્ટનરશિપમાં ઘરમાં એ મારી ભૂલો જોવે હું એમની ભૂલો જોઉં બહુ સારો ધંધો સારો હવે થતું તો શું કે શરૂઆતની અંદર ગમત બહુ સારી થાય જી ગમત તો કરી શકાય <laughs> શરૂઆતમાં દાદાને મળ્યો ત્યારે દાદા મને કહે કે અહીંયા આવો હરીશભાઈ અહીંયા બેસો જેમ દાદા કે છે ને કે અહીંયા બેસો અને દાદા ચાર વાક્ય બોલે ને પછી મને કે તમારું શું કેવું છે હરીશભાઈ મને મનમાં થયું કે આ કેમ મને પૂછ્યા કરે છે કે તમારું શું કેવું છે એટલે મને મનમાં એમ થયું કે ભાઈ આનો કંઈ રસ્તો કાઢવો પડશે એટલે જ્યારે જ્યારે સત્સંગ થાય ત્યારે કેટલા બધા મહાત્મા હોય દાદાને કઈ ખબર પડે હું આવ્યો છું કે નથી આવ્યો એટલે હું થોડો મોડો મોડો આવું એટલે દાદા પણ જુએ મને એને મહાત્માઓ પણ જુએ બધાને મારે આમ ખસેડવા પડે એને ખસેડતો ખસેડતો જ આ વાત છે એટલે પછી મને કોઈ ભાઈએ પૂછ્યું કે તમે કેમ આમ કરો છો જ્યારે જ્યારે સત્સંગમાં આવો છો ત્યારે મોડા આવો છો ને મોડા આવીને પછી બધાને ખસેડી ખસેડીને તમે આગળ જાઓ છો ને દાદા આગળ જઈને બેસી જાઓ છો મેં જુઓ હું મારા ભલા માટે નથી કરતો દાદા મને હજુ ખબર છે કે જ્યારે હું નવો નવો આવેલો ત્યારે મને કાયમ પૂછે કરીશ ભાઈ તમારું શું કહેવું છે એટલે મારા મનમાં એમ કે દાદાને કદાચ ખબર નહીં હોય એ શું કહેવા માંગે છે એટલે મેં કીધું કે ભાઈ હું આગળ બેઠેલો તો દાદાને મને શોધવો ના પડે એટલે હું આગળ આવું છું આ તો ઘણા મારા જેવા ઘણા હશે ઓછા હશે કે જે એમ થાય મનમાં કે ભાઈ મારો સવાલ કેટલો સારો છે પણ હવે સવાલ પૂછ્યો અને સવાલ પૂછ્યા પછી દાદાની સમજે દાદા સમજાવે આપણને કે ભાઈ આ સવાલનો જવાબ આવો છે પણ આપણે આપણી સમજણમાં ફિટ થયા હોય એટલે જ્યાં સુધી સવાલનો જવાબ આપણી સમજણમાં ફિટ ના થાય ત્યાં સુધી આપણે આપણામાં ફિટ ના થઈએ અને એમાં રાતની રાત નીકળી જાય અને આમ થાય કે ભાઈ દાદા સવાલનો જવાબ તો આપ્યો પણ એ જવાબ મને ફિટ થતો નથી મને ફિટ થતો નથી એને પાછું એમ ના કે મને ફિટ નથી થતો મને સમજાતો નથી મને સમજાતો નથી એટલે ફિટ નથી થતો અને ફિટ નથી થતો કારણ કે તમે તમારી સમજણમાં ફિટ કરવા જાઓ છો પણ આપણે દાદાની સમજણમાં ફિટ થવાનું છે એવું મારે હરીશભાઈને કહેવું પડ્યું કે આ પ્રમાણે કરવું પડે છે આજે સવારના તો તો શબ્દ ઘણો વપરાયો આપણે સુરેશભાઈ આપણે વાત કરતા હતા તમારો તોનો શબ્દ આવ્યો તો તો શબ્દ પર મને વિચાર આવ્યો કે હાજરા હજુરની હાજરીમાં હાજરા હજુરની હાજરીમાં મને પૂછ્યું કે આ હાજરીમાં એ પોતે જો હાજર ના તો તો શું થાય તો મેં પૂછ્યું હું તો આ દાદાને પ્રશ્ન પૂછવા જેવો નથી મારે તોને પૂછવા જેવો છે તો મેં તોને પૂછ્યું કે અલા તો તું જો ના હોત તો શું થાત તો તો જો તું ના હોત તો શું થાત તો તોય કીધું અલા તો તો ઘણું ઘણું થાત તો તો ઘણું ઘણું થાત જો તો એટલે હું જો ના હોત તો હાજરુની હાજરા હજુરની હાજરીમાં તું જ હોત એમની હાજરીમાં તું જ હોત કારણ કે તારી હાજરી થઈ તો તો નીકળી ગયો હું તો નીકળી ગયો એટલે આ જે તો શબ્દ જે છે આ હોત તો શું થાત અને આ ન હોત તો શું થાત અને પેલું અહીંયા છે તે ત્યાં હોત તો શું થાત અને પેલા લોકો અહીંયા બેઠા છે તે અહીંયા બેઠા હોત તો શું થાત હવે એ આ તો જે છે દાદા એ તો શબ્દની કઈ કઈ વાત થાય દાદા મને જો વગરનો તો કે જો વાળો તો એ મને સમજણ ના પડી તો એકલો એકલો તો એકલો તો આ જો સાથે આવે છે દાદા વાત સાચી તમારી કે જો આ ના હોત તો તમે દાદા મને તો શું થાત એવું તમે મને બતાવી દીધું જોની સાથે તો ના જોડાયો હોત તો તોનું શું થતું જય જય સચિદાનંદ જય સચિદાનંદ ચાલો જય સચિદાનંદ